આવી વાતો નહીં કરતા થાય છે ચર્ચા થાય છે આવી પરમાણુ પરમાણુ વાત નહીં નીકળી આવી કારણ કે દાદા હજુ આવું બધું જાણવા માટેના મહાત્માઓ ઓછા કારણ કે પેલું પહેલાનું જ અમસ્તું ઠીક ના થયું હોય આ તો પછી આ બધું સાંભળે તો પછી કંટાળો જાય ને દાદા એના કરતા દાદરું રાખો છો ધીમે ધીમે દાદા થાય ખ્યાલ હે મને એટી ટુ માં આપે જયારે ઇન્ડિયા જવા ગયા ત્યારે આપ પ્રતિકભાઈ નીરુબેન બધા બેઠેલા ને આપણે નીકળવાની તૈયારી થી ત્યારે આપે શબ્દો કીધેલા એ મને ખટક્યા કરતા હતા પણ એ પ્રયોગમાં મૂક્યા ત્યારે એની એ થયું પછી શીલદર્શક ચોપડી બહાર આવી ત્યારથી મનમાં ડોવાયા આટલી બધી જેનું વર્ણન જ નથી દાદા શીલદર્શક હજુ ના હોય તો મંગાવી પડે વાતો બધા શીલદર્શક ખૂબ વાંચજો દાદા શીલદર્શક ચોપડી બહુ ક્રાંતિકારી થશે એટલે તમારે જે ચોપડી અહીં આવાય ને તો એના પછી બીજું ચપાઈ દેવાનું ટૂંકા ટૂંકા ફોટો કોપી કરીને હા દાદા અને વેચેલ લોકોને કામ થઈ જશે એક જઈને માજી લઈ ગયા હતા વાંચી કે છે દાદા તો બહુ ઉઘાડું લખે છે કે છે શું કરે છે દાદા ઉઘાડું ના <laughs> કરે જેટલા દાદા વાંચી રાખે દાદા થયો મને કે છે આ તું દાદા ને માને છે બહુ ઉગાડું લખે છે કે છે મેં કીધું આ ઉગાડું ના લખે તો લોકો તો છૂટે એવા નથી અરે દરા દરા વગર લખે છે બોલ કયું ઉગાડું કયું લીધે થઈ લખે છે બોમ્બે ના છે રાજુ પ્રકાશ શાહ છે એટલે તો આપડે જતા થોડી થોડી હશે ને બસે બસે પણ લોકો લોકોનું મન ફરી જાય છે હા દાદા પ્રશ્ન પૂછ્યા કર્યો કુદરતી રીતે થતું હોય થવા દેવું બહુ વાત કાઢવા નહીં જરૂર તમે સુધાર્થમાં તરીકે રહેવું જોવું ક્યાં જુઓ કઈ જુઓ વેસ્ટર જુઓ ગઈ એમ બોલીએ ને આ વેસ્ટર તો બંધ થાય છે એમણે વાંચી કર્યા એમણે વાંચ્યા બહુ જબરી છૂટે વાંચવું જ જોઈએ પણ વખતે વીતી ગયું જોવાનું તો બને તો એટલે મેં રાજા ને તમે કિંગ કીધું છે ને અધર ચાલે છે પાકો લઈને રહે દાદા મારે આ પચાસ ની હતી બિચારી મારે આ વેર બંધાઈ ગયું છે તો મારે છોડવાનું તારી શું વેર બંધાઈ ગયું છે ત્યાં કે છે મેં એવું કહી દઉં તને હા પણ થઈને કહી દઈશ કે છે તાર એવા કયા સંજોગોમાં તારે કહેવું પડ્યું ત્યારે હું પાણીને આવી મારા ધણી ફ્રેન્ડશીપ હતી તે મેં ઘણા છૂટા પડ્યા પડ્યા પણ છૂટા ના પડ્યા એટલે પછી મારું નક્કી થયું કે આવતો આ પણ ઠંડી કર્યું પણ આ વેર વારું કે આ કાઢ્યું નથી ના મારે તો મોક્ષે જવું છે આ હું આ કે મને છોડ્યા ને તો મને દેખાડી આ ભાઈ આ ભાઈ આ બધું દેખાડ્યું એને છોડાય પ્રતિકોણ કરાય ને આ બધું મારી કરાવે ના પણ કેવું આપણ થઈને એવું કરે બોલે કહ્યું મન તો ખબર આવી પણ સ્ત્રી આવું બોલે ને આપણ સ્ત્રી જાતિ શું ના બોલે દાદા એમ બોલે છે ને કેટલું બધું ઝેર કે એટલે એટલે એટલે કેટલું ઝેર ચડ્યું હતું ચડે ચડે એવું છે ને સ્ત્રીને તો સ્પર્ધા નામની ગુણમાં બઉ ઝેર ચડે વિચાર બહુ ઝેર ચડે પુરુષ માં સ્પર્ધા રમના ગુણ પણ ચેર ઓછું ચડે અમને આ તો નાગણ જેવું ઝેર ચડે પેલું જેવું ચેર છે પુરુષ ને પૈડ્યા પર કશું નહીં અને આ તો મારી નાખે મારી સારું છે તમારે રાજા છે આ વાતો બહુ બહાર ના કરી સ્ત્રી જાતિ ની વાતો બહાર કહેવાય નહીં કચરો નીકળે જોતી ને હરિસાબ જઈને હરિસાબ જઈને નથી કરતી દાદા ચમકાર જરાય નહીં દાદા આપમાયા પછી આ બધો મોહ જતો રહ્યો છે દાદા બાબુજી આવો જય રાતે તમને ગમી થોડી ગઈ કે છે ને એમાં બેન તમે ના આવો તો ટોપિકે ના નીકળે કોણ કે છે હવે પૂછતા તમે દાદા ના પૂછતા હા અરે એને પૂછ્યું તમે દાદા ના નીકળી છે વાત પેલા નીકળેલી છે વાત નહીં પણ બહુ આગળ ગયેલી નહીં ટૂંકમાં જ પતી ગયેલી ના રહ્યો એટલા માટે ખુલ્લી કરી કેટલું બધું આ જાનવરે વધારે સારું હોય એવી રીતે બનાવી દીધેલું અડાવરી તૈયાર ગારો સ્ત્રી ની હોય પથારી જુદી દાદા હા ગારો સ્ત્રી ની હોય તો નારાય હા કુતરી પાડી હોય નાડે એને બહુ આવું નહીં ભાઈ ને આગલી જાતિ વસે નહીં આ બધા વર્ષોથી ચાલતું જાયેલું ને બૈરાનું દાદા ના પણ આ કૂતરી ને એ બીજી બીજી બીજી બીજામાં બધું નહીં હોય ને મને એ અરે તપાસ તો કરેલું પણ કયું દેખાયેલું નહીં ત્યારે હોય કે મેં જોયેલી સાંભળેલું જ નહીં ને આવું ઉગાડું કોણ કરે બાપ ના કરી શકે માં ના કરી શકે માં એનું ચૂકા જોયા કરે થોડી એનું ચૂકા જોયા કરે વાત કરી શકું જે લીડર થઈને બેઠા હોય તે ડર જ કોઈ જાત બોલી <laughs> ને હેરાન લાસન લીધું એવું કરે છે ને રડવાનું કહે દાદા એટલે તો અમને અહિયાં પડ્યા રહેવાનું ગમે છે દાદા જ્ઞાન નતું તો ચીજ નથી આવી કારણ કે પક્ષપાત હતો ને હા એ સ્ત્રીઓની પક્ષપાતી સ્વભાવ થઈ ગયેલો તો જેમ જેમ આ શાસ્ત્ર કરે ગોદામ માર માર કરે તેમ પેલું એના ધર્મ એ ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું બહુ કાલે કેટલા હતા તમારે કાલે એકસો છે એકસો ને તેર રૂમ હતા જાગૃતિ રહી ને જાગૃતિ ક્યાં ભૂલ થતી છે શું થતું છે પૂછીએ તો ખબર પડે ને બાબુજી આપડે બેંક બાજુ બેંક ના એ તો ઘરના ઘરના જ કપડા પહેરતા હોય મારા પહેરાની કમાણી નલ તો ત્યાં શું હા પણ બીજું શું અમારે તો આ જોઈએ નઈ આ તો ભીખ કહેવાય લક્ષ્મી ની ભીખ વિષય ની ભીખ તો ભીખતા જાય નહીં તો હરી ભગવાન છે એનું પ્રતિનિધિત્વ તો આપે નહીં પાવર ઓફ એટની કઈ એમ તો ના આપે <laughs> કઈ વિશ્વાસ હોય ત્યારે તમને તારા આપે નહીં આ તમારા કરોડો બહાર રહેશે ને એમને આલો બેન કોઈ પણ જાતની ભેચ ના હોય મારા સિક્રેટ ના હોય રાતે સિક્રેટ નહીં દાડે રાતે બાર વાગે આવીને જુઓ તો જ્યારે જુઓ એને નાની ટાઈમ જુઓ શું કહ્યું સિક્રેટ તો ના જ હોવું છે ને પેલી ભાઈએ કર્યું તું મેં એને કહ્યું એમના ભાઈબંધી હોય કહ્યું ગોળ કરવાનું તમે આ નવી સિસ્ટમ હારી વારી કરી ગોળ ના ચાલ્યા પછી ખાધા મોણા ખાયા કયા નિરાતે આમ તો ખોટા નથી ખાધા બહુ ફર્સ્ટ ક્લાસ ખોટા છે પણ આ લોકોને હજુ મોટી ટેવ જતી નથી ગરપણ ને નહીં તો એક ખાતા માણસ ખબર નથી મળતી ના એની ટેસ્ટ તો જુદો છે જલેબી જે ખાવા જે ખરી ખરી થોડી દાદા હા બરોબર પેલા જાય નઈ મંદિર માં બાબો પગાર નહીં હોય ના અમારો પગાર આરા થઈ કે છે સારું કમાય છે હે સારું કમાય છે હું પેલા ના આ કે છે મારે પૈસા આપવા <laughs> એ ત્યાંથી આવી ડેટ્રોઇટ ડેટ્રોઇટ તમે તારે જે કઈ આપો ચાલજે પચીસો ડોલર ની વાત કરે મહિને દસ સાલ આપીશ કે ઠીક છે હવે આમ તો ગોળ ગાડ્યો જ ને બાબા હાઈ ક્લાસ ખાના આખા તો બહુ સુંદર લાગે આદત આદત જતી રહી ને ચા પીવાની પડી ગયેલી ઉકાળો જોઈએ ના એટલે શું વાંધો બધો વગર તો સાચી ચાલુ આ જોઈએ તે બંને બસ એમ થાય ને વધારે જલ્દી ગળ્યું થઈ જાય હા હવે સમજી ગયું તો જલ્દી છુટકારો થાય જલ્દી છુટકારો થાય વધારે જલ્દી કરવો થાય એટલે અથવા આ તો ચાલ જોડે લઈ જવાના લઈએ જવાના જોડે લાયા તો ખરા જોડે સંગ્રહ માં પેસી સંગ્રહ જોવાનું ખાલી અને ભોગવવાનું ચા પાણી કભી વેળે પાછું નીકળતી ઘર નહીં લઈ જવાનું પેસે ઘર લઈને જવાનું નહીં કશું નીકળતી ઘર કઈ નીકળ લઈ નીકળવાનું નહીં તાર મસ્ત કરવાનું છું ત્યાં નહીં નહીં અંદર ચા પાણી નાસ્તા પાણી ભોગવો ભોગવો બધું કરીને પછી પાછા જતું રહેવાનું કઈ નીકળવાનું નહીં કાઢે ન ફરી કાઢે આપણા દેશમાં તો એમ લોકોને લઈને નીકળાતું દીકરી ફસાય છે નહીં લેવા દેવા કે તીર્થંકરો કેવા લાયા છે તીર્થંકર ગોત્ર કેવા લાયા છે લોકો જરાય એમાં હાથ કાઢ્યો નથી શું બધા ચક્રવર્તી રાજ હતા તો પણ હાથ નહીં કાઢ્યો છે આ તો કલ્પના છે કલ્પના નો જાળ છે આ શું છે કલ્પના જાળો ત્યારે માં એક એક વાત આવી હતી શેખ ચલ્લીની કાકા ને યાદ હશે એમ લાગે શેખ ચલ્લી ની વાત આવતી હતી હા હા આવતી હતી હા પછી વાત હતી સાધારણ તો ખરા પછી હું પૂરું કરી આવી પૂરી કરી આપીશ શું કે છે આખો સંસાર આખો મગજમાં ઉભો થયો ઘીના ગળામાંથી આખો સંસાર ઉભો કર્યો એને કે એ પેલી ઘી નો વેપાર કરી ખાય એથી લાવે અને વેચી આવે તો પછી થોડા ઘણા પાંચ દસ ભેગા થયા છે ને એટલે થોડો ઘીનો ગળો ભરી અને આવતો હતો રસ્તામાં વિચાર આવ્યો કારણ ફળદ્રુપ રેજું પાછું મિયાનું એટલે તરત ઉગી નીકળે વિચાર આવ્યો હવે દસ બાર થયા એક બકરી લાવીશ કે છે શું કે છે બકરી લાવી પછી બચ્ચા બે ત્રણ થશે એ મોટા થઈ એટલે વેચવા મારી એક બાજુ બચ્ચા થયા ઘણા આપણે મોટા થોડાક રકમ થાય એટલે બીબી લાવું કે અને બીબી લાવીશ એટલે છોકરા થશે અને પછી કે પપ્પાજી ચાલો મમ્મી જમવા બોલાવે છે હું કઈ ના ના ના તે પેલો ઘડવો પડી ગયો ખબર પડી ગઈ ડરી ગયું ફૂટી ગયું તાર ખબર બધા ઊંધા સેક્શન ના અરે આવું બધું આ દુનિયા ગડવા લઈને ફર્યા કરે શું આવે ભાગી નાખ્યો ગયો ગયો ગળો બોલો બધું નાખી દીધું રાત તીર્થંકર જોઈ લીધું ગાલું કઈ ડાયામાં શું કર્યું એટલું જોઈ લીધું આ ડાહા માણસો માટે સંઘ છે આપણી જોડે આપણી જોડે મને સંઘ ના ફાવે આ ડાહા માણસો શું કરી ગયા એ જોઈ લીધું બહુ ડાયા ઓહો શું ગાડી બાના ડાયા પુત્રો ના ડાહી માના ગોડા પુત્રો તીર્થંકર ગોડા પુત્રો બરોબર તમે ડાહી નહીં જાણો નહીં આપણે જાણો નહીં નહીં આ ક્ષત્રિયોની ક્ષત્રિયાની બધી ડાહી હોય અને ક્ષત્રિય હું ગોંડા હોય બહુ ડાપણ વાળી હોય ક્ષત્રિયાળી તો ખૂબ ડાહી વાળી આ તો કહેવત હાથી ખોટી ભગવાન જાય પણ હાલ કઈ તમે સાંભળેલું ખરું ક્ષત્રિય ક્ષત્રિય ગોંડા આવ્યું હા મેં ક્ષત્રિય અમને ગોંડા કે લોકો <laughs> ઊંધું બાપી રાખે ગયું વણિકોને શું કે દીધા તમે શું કે જાણો છો વણિકોને ગાડી માં નડાયા બધા વણિકો ડાયા માં ગાડી આ ડાળી માં ગોડા હા જેમ ગોડા કહે એમ કહીએ કહી દઈએ છીએ પણ મહારાજ કેવાય આ એ રૂધે ચડે તો પછી ગોળ પણ કોઈ પાર જ ના લાગે અગા થોડા કાપી નાખે હરે ક્ષત્રિયાણી બહુ ડાય રાત ચલાવે ફરસલાસ ચલાવે આ વાત ખબર જેવી હતી શું કઈ વાત કરી નકાવી આવું બધું ચાલ્યા તીર્થંકર પણ બહુ ડાયા કેવું પડે પણ એક હાથ કપાઈ ગયો આપડે સાહેબ હા હાથ કપાઈ ગયો તક પણ બીજો હાથ છે બે પગ છે બે વાસો છે બે નાચે આટલી બધી ગુડી હોય એકાદ જતું રહ્યું તો શું કે છે તું એ જુએ એ શું જુએ શું આટલી બધી મૂડી મારી પાસે છે એક હાથ જતો શું થઈ ગયું કે છે શું કે છે બે હાથ જતા બે હાથ જતા પણ પગબગ તો છે ને બધું આ બધું છે ને એટલે પગ જતા જતા હતા કે આપણાથી જીવાય છે વાંચ્યો છે દેખાય છે બધું એ છે ને જોતા હતા શું જોતા હતા અને આપણા પુનસાઈ લોકો મારી મારી કપાઈ ગઈ આખી જિંદગી ઉડી ગચ ગચ ગચ આવડી પડી મિલકત નો તારી હવે શું ચોપડે બહાર ચડાવી છે આ શું ઓછું થયું જુએ છે અને ભગવાન શું રહ્યું છે જુએ છે શું જુએ છે કોણ કયા રહ્યા ભગવાન દાયા દાયા તો એ જ કહેવાય ને શું રહ્યું છે હા તે ત્યાંથી હું શીખી આખો અહીંયા ગયેલો શું રહ્યું કોઈ કે બે બે લાખ ગયા બીજા દોઢ લાખ છે ને પછી કે એક લાખ ને પચીસ બીજા ગયા તો હું પચીસ છે ને વી ગયા એમાંથી તો હું પાંચસો છે ને છે ને જોઈએ જગત છે ને દાદા વાંકરી હા હજુ હાજી છે ને ચોટેલું છે ને પણ આ કપાઈ ગયો બધો કઈ નથી કોણ કરે આ કેટલી વાંકડીઓમાં એક મોજુતરી મોજુતરી થઈ ઓછું થઈ ગયું એટલે શું જોવાનું તમને સમજ પાડું છું નથી એ જો سرکاری لئی لو سو ری لگا شوکھا سندر હું તો આફરીન થઈ ગયેલો હમણાં આ તીર્થંકરો એક એક દ્રષ્ટિ પર આફરીન થઈ ગયેલો તમને કેમ લાગે આફરીન થયા જેવું છે ખરું ને એટલે તો વિતરાગ કહેવાયા હા કહેવાય તમારે બધા શું શીખવું જોઈએ કહો પ્રાપ્ત મારી પાસે શું રહ્યું ગયું એને નહીં શું ત્રણ છોકરા બે જતો રે એક તો છે ને અને પેલો એકે જતો રે હું શું જતો હું તો આવ્યો તારે એક જતો ને બરાબર પક્ષાઘાત થાય હું તો આત્મા છું ને આ ક્યાં ખોટ ના જવા દે એ ખરો વેપારી એ તો અજમીને આવડી ગયેલું ખોટ નહીં જવા દે કોઈ દાદા અને પસ્તાવો નહીં કરવો પડ્યો કોઈ દાદા કોઈ દાડો પસ્તાવો કરવો પડ્યો નથી ત્યાં જોતા આવડી ગયું ને તને આવું આવે છે તમને ગમી ગઈ વાત ગમે જ ને દાદા દાદા હા આ મારો આટલો કોણ ભાઈ ગયો મિલ ને પૂરો અહીંથી તને મને તો હમણાં તો બધા ના ભાઈ હું એવો મળ્યો નહીં તમને સેવા આલું કઈક મારા કર્મ મારે ભોગવી લેવા દે બા મશીન નાખો કે છે મારે કર્મ ભોગવી લેવા દે આ કર્મ મારા બધું તેનું ફળ છે એમને એમ તો કોઈ કોઈ ઇન્દ્રિય જાય નહીં તો એ જ ગુનો કોણ ગુનો જે ઇન્દ્રિયનો ગુનો હોય તે ઇન્દ્રિય સફર કરે શું કહ્યું સફર કરે હા તમે સમજાયું છે જો મારી આંખે ગુનો નહીં કર્યો લોકો અમારું નહીં કર્યું દાદા તમે એવા શા કામ કર્યા બેરા થયા કહી દઉં ખરું ગયા આવતા ને બુદ્ધિ નો ચમકારો એટલો બધો ભારે ને ત્યાં ભટકે દાદા પણ મારી વાત તો સાંભળો એટલે સચને પણ ના સાંભળ્યું આ જૂઠું જ ના સાંભળે પણ આચું હોય તે સાંભળ્યું ને તિરસ્કાર કર્યા તો અચેલી ગઈ શું થયું તમે કહો હવે હા ભાઈ આ શું કહ્યું બાર પૂછ્યું પડો અમને આપડું ગયું ને આપડું ગલી જાક દેખાડી છે પાછા દાખલો રૂપિયા કરવા મત નહીં પેલા કે તમને સેવા મળે તમને સેવા મળે મારી શું થાય છે આપડું કાઢવી પછી આવે શું કહ્યું હા ભાઈ દેખાડો હા ભાઈ અવાજ ત્યાં ડખો ના કરવો પડે એટલે જે ઇન્દ્રિય જે જે કર્યું એના એ ઇન્દ્રિય તે જ કરવો પડે શું કહ્યું તમે સમજ ને એના પછી હિસાબ કાઢી નાખો બરાબર સાચો છે ખોટો છે સાચો એમ તમારા ચાહબા નથી આ હજુ નથી આ દાદા તમે પૂછાયું છે ને તમે ખરા પૂછાયું છે વાત તો સમજવા જેવી સમજ આવી દાદા બેતાલીસ વર્ષે આ શું થયું પાછું એટલે આ શું થયું વાંચે પછી કેમ થયું પેલો કે પણ બેઠા હા થઈ ગયો તો બેઠા મારે શું મારે મારે શું ગુનો કર્યો તો બેઠા મારે તો આવ્યો તમને આવું નહીં આવે એવું કે લઈ આવ્યો ચશ્મા ચશ્મા અમે જમીન હા જમીલો જમીલો દાબડા જ ગરત હા જરૂર હતી જરૂર નહીં બાજુ પછી એક જણ આવ્યો કોમ પર એક કોમ પર આવ્યો જ જણ તે થોમ તો અલાયેલા કરી મારા ચશ્મામાં અલાયેલા કરી પછી ઘેરી જોઈએ બહુ સરસ દેખાયું કે ચા કોનો ચશ્મો થયો તો આ તમારો જ સરસ દેખાય છે તમે આ લઈ જતો ભૂલી જાય નહીં તમને પહેર્યા તેથી ના તેવું નહીં મારે આવે હું ખોલતો હતો એ કોઈ કોઈ ઘરાક છે આ વર્ગ્યા પથરાર પથરાય કોઈ ઘરાક થાય છે ને એટલું થઈ ગયો લઈ જતું તમે શું કર્યું મારે આવે બીજા દેખાતું થઈ ગયું લે ફરી લાયો પછી લોકો આગળ કર્યા બધા દેખાતા થઈ ગયા મારા કરું દોઢ દોઢ માઇનસ પેલા ચાર માઇનસ બધા બધા ઉડી ગયા પચાસ માં આ નહીં કરતા એ જાદુ કરી એ ચાહું હાથ કરું <laughs> અમારે આવેલો એ થયેલો હતો એ તે વખત મને દેખાવા મળ્યું તમે લઈ જા હવે મેં તો વિચાર કર્યા વગર કહેલું મેં ના દેખાય નહીં વાંચી એવું મનમાં પડેલ નહીં પેપર કે પહેલું હું પહેલો બરાબર કોણ પહેલું હા પેપર તો પછી વચ્ચે લઈ જાય બૈરી પહેલું આપડે આપડે હા પહેરનાર પહેલો કોઠા શું હોય શું હોય કોઠા શું કે છે શું કે છે શબ્દ હવેલો કોઠા સૂજ કોઠા સૂજ હવેલો બે નથી આવડો

એના ખૂબ કમાતો દાદા ખાવાનું તો મળતું છે ને ખાવાનું તો મળે છે ને હા બસ ના ના ખાવાનું મળે છે મોડા પર દાદા હોય હે મોડા પર જે રોજ ના પાંચ છ ડોલર આવતા હોય એવું લાગે બરાબર ને પછી ભલે ગજામ નથી આવતા લાખો કમાતા હોય એવી ભાવના રાખવાની દાદા બીજા જીવો માટે વાપરે પોતાનું જે સુખ છે તે બીજા જીવો માટે વાપરે એ પૂર્ણ બંધાય શું થાય બરોબર અને બીજા જીવોનું સુખ લઈ લે તો પાપ જાય હવે એ ભૂલ બે પ્રકારના બીજા જીવોનું સુખ આપે એનો હેતુ શું હોય કે મને આપી આપી આ ભૌતિક યુગ વધારે મળો એટલે ભૌતિક સુખ માટે આપે એ પાપાને બધી ભૌતિક સુખ માટે આપે પાપા એ પાપાને બધી આત્મા સુખ માટે મારે મોક્ષે જતા મારા એ મોક્ષ ના હેતુ પૂરી આ બધી પુનર્ભવ અને સંસાર હેતુ માટે પાપાનું સમજાયું

અત્યારે કયુગમાં જીવન બધા દુનિયાની બધી વાર પૂર્ણ આવે તો મજબૂત હોય છે થોડું બધું કર્યું એ પ્રકારનું પુણ્ય બાંધવા માટે બધું ધન ના હોય ને અંદર વાણીથી વપરાય ધરા આપીને વપરાય બીજી રીતે ગયા કઈ વપરાય બધા રીતે બહુ રસ્તા હોય ધન તો બધા કોઈ ઓછી નહીં હોય અને ધન કરતા બીજી ચીજોથી બહુ ફાયદો થાય ટાઈમ ગયો નાગરિક સુધારવા માટે કરો એની બહુ ના

એ લોકો એવું એવું એવું પડશે એવું થાય એવું આપવું પડશે આપણે જે ખોરાક કહીએ છીએ એ ને આપણે બીજી રીતે આપીએ છીએ આપણું પુણ્યને જાય છે એનો એની ગતિ ઊંચી આવે છે બસ એવી રીતે હા દાડી વાળા સુનો સુરેમાન દાડી વાળા બકરાને ખાય ને ત્યાં પછી બકરો સુલેમાન થાય એટલે બકરા દારૂ શું કહે છે એનું દારૂ ખબર નહીં અભયદાન અભયદાન કોઈ જીવને દુઃખ ના થાય ત્રાસ ના થાય એવું જીવન પોતાને રાત્રે ઊંઘતો હોય તો આપણે ખોટું ગાડીનું જતો અવાજ ના થાય એટલા માટે આવું પછી પછી વર્ષની ઉંમર એટલે બુદ્ધિ બધો આમ ભડકી જાગે કારણ કરે એટલે એને ત્રાસ ના થાય એટલા માટે ભૂખ પહેલેથી ખીચે ખાઈ લઈ ધીમે ધીમે બદલાય તો એ કોઈને ત્રાસ ના થાય ભય આ તો આવતા પણ બે જોડા માર્યા એ ખરો મેં ચેક કરું છું આ બધું કરે તે ભાન પડે એટલે અભયદાન આપો અભયદાન કોઈ જેની કિંચિત માત્ર દુઃખ ન થાય પછી બીજું દાન જ્ઞાન દાન કે સમજણ પાડો કે જે સુખી થાય બધા દુઃખ ખોટું થયું એટલે સમજી જાય કે આ ખોટું કરું છું એવું એને સમજી જાય એટલે દુઃખ બધું એને દુઃખ ઓછા થઈ જાય અને સારું કરું છે બેસે એટલે દુઃખ થાય મળે ઉપદેશો આપો શાસ્ત્રો પૈસા કરતા એ બધું ધ્યાન તો પૈસો કરતો હોય બીજા જ્ઞાન બીજું છે કે આહાર ઔષધ દાન દવાખાના જાઓ એ લોકો કહે કે મારું ડાક્ટર કહ્યું પૈસા નથી એટલે આપડે તરત પૈસા નહીં આપવાના આપણે દવા શું શું લાવવાની છે તે લખી લઈને પછી દવા લાવેલી આપવી પૈસા આપીએ દુરુપયોગ થાય તો એ ત્રીજું ઔષધદાન ઔષધદાન એટલે શું કે અત્યારે બચશે તો બે વર કાઢી નાખશે પાછો તો ભાઈ આ રસ્તો જીશે તો કામ નહીં કરશે ચોથું આહાર દાન આપડે ઘેર આવ્યો ખાવાનું દુઃખ ના હોય પછી આ ચાર છોકરો દસ અને બધા દાના આવી જાય આજે મંદિર ના પુસ્તકો અખંડ વિજ્ઞાન બધા જ્ઞાન ધર્મ છે સારું એ દાન કહેવાય સૌથી સારું અભયદાન પૈસા ના ખર્ચવા કોઈને ત્રાસ ના આપવો એવું છે એ અમને આવડે પહેલેથી કોઈ સ્કૂલ કે એમાં દાન કરો તો તે કઈ એમાં ગણાય છોકરાઓ માટે સ્કૂલ બંધાવો કે સ્કૂલ માટે ડોનેશન આપો તમારે શું કહે સ્કૂલ બંધાવવામાં આપે તો

ચબૂતરી બંધાવવા માંગે તે છે તે અભયદાન ચબૂતરીઓ ચબૂતરા જોયેલા ને કબૂતર જે હોય છે ને કબૂતર આ બધા જાનવરો છે ખેતર ખેતર કહેવાય

બેસી જાય જીવો જીવ આપણું કબૂતર નું જ્ઞાન એ જતે નાખવી એ બધું અભયદાન આહાર ધર્મ જાય મંદિરમાં ડોનેશન કે પુસ્તકો માટે આપીએ તે મંદિરો માટે પૈસા ખર્ચીએ તે ઊંચું કે પુસ્તકો માટે પુસ્તકો કયા પુસ્તકો